ટુકડો હતો તે જળમાં ફેંકી દીધો માછલો ગળી ગયો જરા પારધીને તે માછલો મળ્યો પેટમાંથી લોઢું નીકળ્યું તે લોઢાથી એને બાણની અણી બનાવી એ જરા પારધી બાણ મારે ભગવાનને કોઈ બાણ મારી શકે નહીં પ્રભુએ આ લીલા કરી ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે જરા પારધીનું બાણ શ્રી કૃષ્ણને વાગ્યું જ નથી જરા શબ્દનો અર્થ થાય છે વૃદ્ધાવસ્થા શ્રી કૃષ્ણ બ્રહ્મચારી છે બ્રહ્મચારીને કોઈ દિવસ જરાનું બાણ વાગે જ નહીં બ્રહ્મચારીને વૃદ્ધાવસ્થા આવે જ નહીં ભોગીને વૃદ્ધાવસ્થા વાગે શ્રી કૃષ્ણ તો મહાયોગી છે પ્રભુએ આ લીલા કરી એકાદશ સ્કંદના પહેલા અધ્યાયમાં કથા છે બીજા અધ્યાયથી જ્ઞાન ભક્તિનું વર્ણન છે આજ સુધી જે જ્ઞાનનો ભક્તિનો ઉપદેશ કર્યો એ ફરીથી શ્રોતાઓના બુદ્ધિમાં સ્થિર કરવા માટે ફરીથી સંભળાવે વ્યવહારમાં પુનરુક્તિએ દોષ માન્યો છે પણ જ્ઞાનમાં ભક્તિમાં પુનરુક્તિ એ ગુણ માન્યો આપણા વેદોમાં શાસ્ત્રોમાં પુનરુક્તિ બહુ આવે એક અને એક જ સિદ્ધાંત ફરી ફરીથી સમજાવે ગીતાજીના બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણ છે ગીતાજીના બારમા અધ્યાયમાં ભક્તોના લક્ષણ બતાવ્યા છે ગીતાજીના તેરમા અધ્યાયમાં જ્ઞાની પુરુષના લક્ષણ બતાવ્યા છે ચૌદમા અધ્યાયમાં ગુણાતીત પુરુષના લક્ષણ બતાવ્યા છે બધા એક જ છે થોડો થોડો શબ્દમાં ફેર કર્યો પુનરુક્તિસ્તુ દાર્યાય ભવતી એક જ સિદ્ધાંત ફરી ફરીથી સમજાવે છે એનું કારણ બુદ્ધિમાં દૃઢ કરવો એકાદશ સ્કંધે ઉપસંહાર છે આજ સુધી જ્ઞાન ભક્તિનો જે ઉપદેશ કર્યો તે ફરીથી શ્રોતાઓના બુદ્ધિમાં સ્થિર કરવા માટે સમજાવ્યો છે જનક રાજાના ત્યાં નવયોગીઓ પધારેલા નવયોગીઓને જનક રાજાએ પ્રશ્ન કર્યો કે આ જીવનું કલ્યાણ થાય એવો ઉપદેશ કરો કવિ નામના યોગી રાજે બોધ આપ્યો નારદજી આજ કથા વસુદેવજીને સંભળાવે છે આ જીવ ઈશ્વરનો અંશ છે આ જીવ ઈશ્વરથી વિખૂટો પડ્યો તેથી કાળ એને પગ કચરે આ જીવ ઈશ્વરથી અલગ થયો તેથી એને કામ મારે છે આ જીવ જગતનો અંશ નથી જીવ કોઈ જીવનો અંશ નથી જીવ ઈશ્વરનો અંશ છે તમારો જન્મ થયો ત્યારે તમે પતિ નહોતા જન્મથી કોઈ પત્ની નથી જન્મથી જીવ ઈશ્વરનો છે મર્યા પછી પણ જીવ ઈશ્વરનો જ રહે છે મર્યા પછી કોઈ પતિ નથી કે પત્ની નથી પિતા પુત્રનો પતિ પત્નીનો સંબંધ વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે પણ તત્વદૃષ્ટિથી વિચાર કરતા એ સત્ય નથી આ જીવ ઈશ્વરનો અંશ આ ઈશ્વરથી અલગ થયો તેથી દુઃખી થયો કોઠીમાંથી મીઠું કાઢતા હતા બે મીઠાના ગાંગડા પડી ગયા એ કોઠીથી અલગ થયા ત્યારે દુઃખી થયા એ કોઠીમાં હતા ત્યારે એમને બહુ શાંતિ હતી અનેકના પગ તળે કચરાયા કોઠીથી અલગ થયા પછી એ બહુ દુઃખી થયા છે કોઈ ચતુર સ્ત્રીના ધ્યાનમાં આવી જાય કે મીઠામાં તો લક્ષ્મીનો નિવાસ છે મીઠાનું અપમાન ન થાય એ સ્ત્રીએ તે બે ગાંગડા ઉઠાવ્યા પાછા કોઠીમાં મૂકી દીધા એક દિવસ દાળમાં શાકમાં એનો ઉપયોગ થયો એ મીઠાના ગાંગડા દાળ શાક ભોગમાં ભગવાનના સન્મુખ ગયા ભગવાનને ભોગ ધર્યો ત્યારે એ મીઠાના ગાંગડા દાળ સાથે ભગવાનના સન્મુખ ગયા ભગવાનની નજર પડી એક વૈષ્ણવે પ્રભુનું નામ લેતા લેતા પ્રસાદ લીધો એ મીઠાના ગાંગડા વૈષ્ણવના હૃદયમાં વિરાજેલા અંતરયામી નારાયણમાં મળી ગયા એ કોઠીથી અલગ થયા હતા ત્યારે બહુ દુઃખી થયા આપણે બધા કોઠીથી અલગ થયેલા મીઠાના ગાંગડા જેવા જ આ જીવ ઈશ્વરના ચરણમાં હતો કંઈક ભૂલ થઈ એ ઈશ્વરથી અલગ થયો અને તેથી જ એને કામ મારે છે તેથી જ કાળ એને પગતળે કચરે છે કામ અને કાળ બધાના પાછળ પડ્યા છે કોઈને છોડતા નથી આ જીવને શાંતિ નથી આ જીવ જે ભગવાનનો અંશ છે એ અંશી પરમાત્માના ચરણમાં જાય તો એને કામ ત્રાસ આપે નહીં એને કાળ મારી શકે નહીં હું ભગવાનનો અંશ છું હું ભગવાનથી વિખૂટો પડ્યો છું મારે ભગવાનના ચરણે જવું છે તમારા જીવનનું લક્ષ્ય પૈસો નથી પરમાત્મા છે એ ભૂલશો નહીં જે લક્ષ્યને ભૂલે છે એ ચોરાશી લાખના ચક્કરમાં રખડતો રહે તમે કોઈ પણ કામ કરો ને એ તમારા ભગવાનને રાજી કરવાની ઈચ્છાથી કરો ઘરમાં બુહારી કરો ને ત્યારે ઠાકોરજીને ભૂલશો નહીં આ ઘરના માલિક શ્રી કૃષ્ણ છે અને ઘરમાં કચરો પડ્યો હોય ને તો માલિક નારાજ થશે ઘરનું કામ એ ભક્તિ છે મારા ભગવાનને રાજી કરવા માટે હું ગુહારી કરું છું તમે બજારમાં શાકભાજી લેવા જાઓ ને ત્યારે ભગવાનને ભૂલશો ને હું ભગવાનના માટે બજારમાં આવ્યો મારે ભગવાનના માટે રસોઈ કરવી છે મને ભગવાનને ભોગ ધરવો છે પરમાત્માનું સ્મરણ રાખીને કરેલો વ્યવહાર ભક્તિ બને અને ભૂલશો નહીં વધારે તો શું ગોપીઓ શૃંગાર કરે છે એ ભગવાનની ભક્તિ માનવ શૃંગાર કરે છે જ્યારે મનમાં કંઈક વિકાર વાસના હોય લોકો મને જુએ હું બહુ સારો છું દેખાવ માનવ શૃંગાર કરે છે ત્યારે એના મનમાં વિકાર છે વાસના છે ગોપી શૃંગાર કરે છે ત્યારે ગોપીના મનમાં કોઈ વિકાર નથી વાસના નથી મારે લાલાના સન્મુખ જવું છે મારા કપડાં મેલા હોય ને તો મારા ભગવાનને ગમશે ને પ્રભુને રાજી કરવા માટે ગોપી શૃંગાર કરે છે ગોપીનો શૃંગાર એ આસક્તિ નથી ભક્તિ છે માનવ શૃંગાર કરે છે એ ઘણા ભાગે આસક્તિરૂપ હોય ગોપીનો શૃંગાર એ પણ ભક્તિ છે ગોપીના મનમાં કોઈ વિકાર નથી વાસના નથી અનેક વાર એવું થાય છે લોકો બહાર જાય છે ને ત્યારે બહુ સારા સારા કપડાં પહેરીને જાય પણ ઘરમાં ઠાકોરજીની સેવા પૂજામાં બેસે ને ત્યારે સાધારણ કપડાં પહેરે છે કેટલાક તો ફાટેલી કામળી પહેરીને જ પૂજા કરવા બેસે છે ભગવાનને ગમતું નથી જગતને તું સારા કપડાં બતાવે અને મારા આવા કપડાં પહેરીને તું બેઠો તમે સારા કપડાં પહેરો મારે ભગવાનના સન્મુખ બેસવું છે ભગવાનની મારા ઉપર નજર પડવાની મીરાબાઈના ચરિત્રમાં લખ્યું છે મીરાબાઈ શૃંગાર કરતા મારે ગોપાલજીના સન્મુખ બેસવું છે મારા કપડાં સારા ન હોય ને ફાટેલા હોય તો મારા ભગવાનને ગમશે પ્રભુને રાજી કરવા માટે શૃંગાર કરે એ ભક્તિ છે વ્યવહારને ભક્તિમય બનાવો જે વ્યવહારમાં છલ કપટ છે જે વ્યવહારમાં વિકાર વાસના છે જે વ્યવહારમાં સુખ ભોગવવાની ઈચ્છા છે એ વ્યવહાર ભક્તિમાં વિઘ્ન કરે છે પણ ભગવાનને રાજી કરવા માટે કરેલો વ્યવહાર એ ભક્તિમય બને છે શુદ્ધ ભાવથી વ્યવહાર કરો કોઈ પણ કામ કરો ને જ્યારે તમારા ભગવાન સર્વમાં છે એ ભૂલશો નહીં તમે જે માનવ સાથે બોલો છો એ માનવમાં ભગવાન છે ભગવાનના દર્શન કરીને બોલો જે માનવ સાથે કામ કરો છો ત્યાં પણ પ્રભુ વિરાજેલા છે સત્કર્મ સતત કરો પણ એનું ફળ મને મળે એવી ઈચ્છા રાખશો નહીં એનું ફળ ભગવાનને અર્પણ કરો નારાયણાએ સમર્પયે તત જેને માયાને તરવાની ઈચ્છા છે એ બહુ સ્વતંત્ર થઈને રખડે ને એ કોઈ પણ સંતના આધીન રહે સંતની આજ્ઞા અનુસાર સાધન કરે ગુરુ કરતા પહેલા ખૂબ વિચાર કરીને પછી ગુરુ કરો ગુરુ કર્યા પછી વિચાર ન કરો પછી શ્રદ્ધા રાખો કોઈ સંતના ચરણ પકડી રાખજો તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં શબ્દ બ્રહ્મ પરબ્રહ્મમાં નિષ્ણાત એવા સદગુરુદેવનો આશ્રય જે માયાને છોડે છે અને પરમાત્માને પકડે છે એ જ માયાનું સ્વરૂપ સમજી શકે માનવ માયાને છોડતો નથી માયાનો વિચાર કરવા લાગે માયાને ફેંકી દો પરમાત્માને પકડો એક ભાઈ ઝાડના તળે બેઠા હતા ઉપરથી એકદમ એક સાપ એના ખોળામાં પડ્યો હવે સાપ ખોળામાં પડ્યા પછી એ વિચાર કરશે કે આ સાપ ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો મારા ખોળામાં કેમ પડ્યો એવા વિચાર કરવા જાય તો સાપ કરડશે સાપ ખોરામાં પડે ત્યારે એને ફેંકી દેવાનું એનાથી દૂર થવાનું માયાને ફેંકી દો માયાને છોડો અને પરમાત્માને પકડો એ જ માયાનું સ્વરૂપ સમજી શકે એ માયાને તરી શકે છે જેને માયાને તરવાની ઈચ્છા છે એ સૂર્યોદય અને સૂર્યનો અસૂર્ય અસ્તમાં જાય ત્યારે સાવધાન થઈને ભક્તિ કરે સૂર્યોદયના સમયે બીજું કોઈ કામ કરવું નહીં સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરો સૂર્યને અર્ઘ્ય આપો સૂર્યનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહેજો સૂર્યનારાયણને વધારે નહીં તો બહાર નમસ્કાર કરો સૂર્યનું તેજોમય સ્વરૂપ એનું ધ્યાન કરો સૂર્યોદયના સમયે ભક્તિ કરવાની બહુ જરૂર છે સૂર્ય અસ્તમાં જાય ત્યારે પણ ભક્તિ કરો સૂર્યાસ્તમાં જાય ત્યારે ઘરમાં ઠાકોરજીના સન્મુખ દીવો કરો અને પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરો સુધરેલા લોકો તો કશું માનતા જ નથી બરાબર સાયંકાળે તાળું વાસીને ભટકવા જાય સાયંકાળે જે બહાર ભટકે છે એની બુદ્ધિ મન બહુ બગડે સાયંકાળે બહાર રખડવું નહીં સાયંકાળે પ્રભુ પાસે દીવો કરો અને ભગવાનને કહેજો તમને દીવાની જરૂર નથી મારા મનમાં અંધારું ન આવે મારા મનમાં અજવાળું કાયમ રહે માટે મેં આ દીવો કર્યો ભગવાન જ્યાં વિરાજે ત્યાં અંધારું આવતું જ નથી ભગવાનનું સ્વરૂપ પ્રકાશમય છે પરમાત્માને દીવાની જરૂર જ નથી દશમ સ્કંધમાં શ્લોક આવે છે સ્વાંગમ અર્થ પ્રદીપમ યશોદામૈયા ગોપીને સમજાવે છે મારો કનૈયો તમારા ઘેર આવીને માખણની ચોરી કરે છે તમે આજથી એવું કરો માખણને અંધારામાં એવી જગ્યામાં રાખો કે કનૈયો આવે પણ લાલાને દેખાય જ નહીં એવી જગ્યામાં રાખો તો એ ગોપીએ કહ્યું કે માં હું તમને શું કહું મેં અંધારામાં સંતાડી રાખ્યું હતું પણ માં હું તમને શું કહું ઘરમાં કનૈયો આવ્યો પછી અંધારું રહ્યું જ ને એકદમ અજવાળું થઈ ગયું કનૈયો આવે ત્યાં અંધારું કેવી રીતે પરમાત્મા પ્રકાશમય છે ભગવાન જ્યાં વિરાજે ત્યાં અંધારું આવે જ નહીં દીવાની જરૂર ભગવાનને નથી દીવાની જરૂર માનવને છે પ્રભુ પાસે દીવો કરો ભગવાનને વંદન કરીને કહેજો મારા મનમાં અજવાળું કાયમ રહે સૂર્ય અસ્તમાં જાય ત્યારે બહાર ફરશો નહીં સૂર્ય અસ્તમાં જાય છે ત્યારે જ બુદ્ધિમાં કામનો પ્રવેશ થાય કામ જીવને મારે છે રાત્રિના સમયે પણ કામ સૂક્ષ્મ રૂપે બુદ્ધિમાં સાયંકાળે જ આવે જ્યારે સૂર્ય અસ્તમાં જાય છે ત્યારે સત્કર્મ કરવાની ભક્તિ કરવાની બહુ જરૂર છે જેને માયાને તરવાની ઈચ્છા છે એ ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર કલાક પણ મૌન રાખીને જપ કરે મૌન રાખવાથી શક્તિ વધે જે બહુ બોલે છે એના શક્તિનો નાશ થાય મૌન રાખો ચાર કલાક પાંચ કલાક એક અક્ષર મારે બોલવું જ નથી લોકો તનને આરામ આપે છે પણ મનને આરામ આપતા નથી મૌન રાખવાથી મનને આરામ મળે કેટલાક મૌન રાખે છે પણ પછી લખીને બતાવે છે કે મારું મૌન છે લખ્યું એટલે બોલવા જેવું જ થયું ને તો કેટલાક આંખથી વાતો કરે છે કેટલાક ઈશારો કરે છે અરે અહ ત્રણ વાર બોલવા કરતા એક વાર ના બોલે તો શું ખોટું જ મનથી પણ ન બોલે એને મૌન કે મનથી પણ કઈ બોલશો નહીં શાંતિથી બેસી રહો શક્તિ વધે છે જેને માયાને કરવાની ઈચ્છા છે એ ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર કલાક મૌન રાખે મનથી પણ બોલે નહીં પરમાત્માના નામનો જપ કરે જેને માયાને તરવાની ઈચ્છા છે તે આપણા ધર્મમાં શ્રદ્ધા રાખે પણ બીજા કોઈ ધર્મની નિંદા ન કરે નિંદા કરવાથી ખંડન કરવાથી મન બહુ બગડે વેર થાય આપણા ધર્મમાં ખૂબ શ્રદ્ધા રાખજો બીજા કોઈની નિંદા ન કરો શ્રદ્ધા ભાગવતે શાસ્ત્રે અનિંદામ અન્યત્ર ચૈવહી માયાને તરવાના ઉપાયો પ્રબુદ્ધ નામના યોગીરાજે સમજાવ્યા છે કર્મ કર્મ વિકર્મનું સ્વરૂપ સત્ય ત્રેતા દ્વાપર કલિયુગના ધર્મો સમજાવ્યા નારદજી વસુદેવજીને સાવધાન કરે છે અને મૃત્યુ માથે એ ભૂલશો નહીં પાપ છોડો ભગવાનની ખૂબ ભક્તિ કરો કાળ ક્યારે આવશે તે કંઈ કહેવાય નહીં મૃત્યુ માથે છે હવે સમય થયો છે હવે સાવધાન થઈને સતત ભક્તિ કરો શ્રી કૃષ્ણ પરમાત્મા છે નારદજી વસુદેવજીને સાવધાન કરીને ગયા છે તે સમયે બ્રહ્માજી દેવો ત્યાં આવ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે અને કહ્યું કે હવે સ્વધામમાં પધારો અને તે સમયે ઉદ્ધવજી ત્યાં આવ્યા છે ઉદ્ધવજી વંદન કરીને બોલે છે મને સાથે લઈ જાઓ તમારો વિયોગ મને સહન થતો નથી ઉદ્ધવ તું મને બહુ હાલો લાગુ છું પણ કાયદો ના પડે એકલો જીવ આવે છે ને એકલો જીવ જાય હું તને સાથે કેવી રીતે લઈ જાઉં ઉદ્ધવ મેં તો તારા ઉપર કૃપા કરી છે હવે તું જ તારા ઉપર કૃપા કરે ઉદ્ધવ તું એવો નિશ્ચય કર હવે મારે પતિ થવું નથી કોઈની પત્ની થવું નથી મારે પરમાત્મા સાથે એક થવું ઉદ્ધવ પશુ પક્ષીઓમાં પતિ પત્ની હોય પશુ પક્ષીઓ સંસાર કરે છે ઉદ્ધવ તને સંસાર સુખમાં સુખ આવતી નથી હવે તું જ તારા ઉપર કૃપા કર તું એવો નિશ્ચય કર મારે હવે કોઈના પેટમાં જવું નથી મારે ભગવાનના ચરણે જવું છે પરમાત્મા સાથે એક થવું છે વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ થવાની તીવ્ર ઈચ્છા થાય ત્યારે એ લેસન કરે છે ત્યારે જ સફળતા મળે કેટલાક શ્રીમાન લોકોના ઘેર છોકરાઓને ભણાવવા માટે માસ્તર આવે છે પણ તે શ્રીમાન લોકોના છોકરાઓને કંઈ પાસ થવાની બહુ ઈચ્છા નથી હોતી એ તો જાણે છે ન પાસ થવું તો શું વાંધો છે પેઢી બહુ સારી રીતે ચાલે છે એને પાસ થવાની ઈચ્છા જ નથી એને ઘરમાં બધી અનુકૂળતા છે માસ્તર ભણાવવા આવે છે પણ એ લેસન કરતો નથી પાસ થતો નથી ગરીબના ઘેર કોણ ભણાવવા જાય ગરીબને ઘરમાં બધી પ્રતિકૂળતા છે પણ એને લાગણી છે કે પરીક્ષામાં નપાસ થવું તો ખાવાનું મળશે નહીં ઉદ્ધાવ તારી લાગણી તને થવી જોઈએ ઉદ્ધાવ તારો ઉદ્ધાર તારે જ કરવાનો છે ઉદ્ધવ આ શરીર એ જ પિંડ છે આ શરીર પિંડ તું પ્રેમથી પરમાત્માને અર્પણ ઉદ્ધવ સાવધાન થઈને તું સાધન તું જેવા પ્રશ્નો કરે છે એવા પ્રશ્ન એક વાર યદુ રાજાએ ગુરુ દત્તાત્રેય ભગવાનને આવા જ પ્રશ્નો કર્યા હતા સહ્યાદ્રી પર્વતના તળેટીમાં દત્તાત્રય સ્વામી વિરાજેલા છે લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર નથી અતિ શાંત છે આનંદમાં મસ્ત છે યદુ મહારાજ ત્યાં આવ્યા છે અને વંદન કરીને પૂછે છે કે મહારાજ અમારા ઘરમાં બધું છે પણ શાંતિ નથી તમારી પાસે તો કઈ નથી તમે અતિ આનંદમાં છો એનું શું કારણ દત્તાત્રેય સ્વામીએ બોધ આપ્યો આ જગતમાં બે જ વસ્તુ છે જળ અને ચેતન જગત એ જળ છે પરમાત્મા ચેતન છે જે દેખાય છે એને જળ કે જેને દેખાય છે એને ચેતન કે જળ એ દૃશ્ય છે અને ચેતન એ દ્રષ્ટા છે હું દૃશ્યને મહત્વ આપતો નથી જે દૃશ્ય વસ્તુને બહુ મહત્વ આપે એ દુઃખી થાય દૃશ્ય ક્ષણે ક્ષણે બદલાય જે દેખાય છે તે જળ છે જેને દેખાય છે તે ચેતન છે દૃશ્યમાંથી દૃષ્ટિને હટાવીને મેં દ્રષ્ટા ભગવાનમાં દૃષ્ટિ સ્થિર કરી જગતમાં બે જ પદાર્થ છે જળ અને ચેતન મેં ચેતન પરમાત્મા સાથે પ્રેમ કર્યો છે હું જળ વસ્તુને બહુ મહત્વ આપતો નથી મારા એક બે ગુરુમાંથી અનેક ગુરુઓ પાસેથી મેં અનેક તત્વો લીધા છે આ ધરતીએ મને બોધ આપ્યો કમ ખા અને ગમ ખા કેટલાક લોકો ખાડા ખોદે ધરતીમાં પગ પછાડે ધરતીમાં સહન કરે મારો બેટો ભાન ભૂલ્યો ધરતીમાં કોઈ દિવસ ક્રોધ કરતા નથી એક ગમ ખાય માનવ ભલે ક્રોધમાં ધરતીમાનું કદાચ અપમાન કરે પણ ધરતીમાં ને ખોટું લાગતું નથી ધરતીમાં સહન કરે તમારે સુખી થવું હોય તો ગમ ખાઓ ધરતી આપણને બોધ આપે છે જે ગમ ખાય છે એ જ ભગવાનને ગમે છે મેં જળને ગુરુ માન્યો છે મેં મારો સ્વભાવ બરફ જેવો ઠંડો રાખ્યો છે અને જળ જેવો મધુર રાખ્યો છે તેથી મને શાંતિ મળે છે મેં અગ્નિને ગુરુ માન્યો છે અગ્નિમાં <clears throat> કદાચ વિષ્ઠા પડે તો અગ્નિદેવે વિષ્ઠાને પણ બાળીને ભસ્મ કરે તો કોઈનો પાપ સાંભળતો નથી અને કદાચ સાંભળવામાં આવે તો મનમાં રાખતો નથી વિવેક અગ્નિમાં બાળીને ભસ્મ કરો અગ્નિદેવ વિષ્ઠાને પણ ભસ્મ કરે વિવેક એ જ અગ્નિ છે પાપ કોના હાથે થતું નથી હું બીજાનું પાપ મનમાં રાખતો જ નથી મારા હાથે થયેલું પાપ હું ભૂલતો નથી હું બીજાના પાપનો વિચાર કરતો નથી મેં વાયુદેવને ગુરુ માન્યો છે વાયુદેવ અત્તરની દુકાનમાંથી જાય તો સુગંધ લેતા નથી અને ઉકરડા ઉપરથી ફરે તો દુર્ગંધ લેતા નથી સુગંધ અને દુર્ગંધ આ દેહને છોડીને વાયુદેવ ફરે છે મેં વાયુદેવને ગુરુ માન્યા છે માન અપમાન નિંદા અને સ્તુતિ આ દેહને છોડીને હું જગતમાં ફરું છું મારા એક બે ગુરુ નથી અનેક ગુરુઓ પાસેથી મેં અનેક તત્વો મેળવ્યા મેં ઈયળને ગુરુ કરી છે જે ઈયળ ભમરીનું ચિંતન કરતી કરતી ભમરી થઈ જાય ઈયળ ભમરીનું ચિંતન કરતી ભમરી બને તો આ જીવ બ્રહ્મ ચિંતન કરતો કરતો બ્રહ્મરૂપ થાય તે શું આશ્ચર્ય મેં ભમરાને ગુરુ માન્યો છે ભમરો કમળમાં બેઠો હતો મકરંદનું પાન કરતો હતો સૂર્ય ઉદય થશે ત્યારે કમળ ખીલશે ત્યારે હું બહાર નીકળું ભમરો કમળમાં ફસાયેલો ભમરાના દાંતમાં એવી શક્તિ છે કે લાકડાને કાણું પાડી શકે પણ એ કોમળ કમળને તોડી શક્યો નહીં કમળમાં એવો ફસાયેલો રહ્યો છે રાત્રિના સમયે એક હાથી આવ્યો અને તે હાથીએ કમળ ઉખેડ્યું પત્તરે કચડ્યું ત્યાં અંદર રહેલો ભમરો મરી ગયો આ સંસાર કમળ જેવો છે આ જીવ ભમરા જેવો ફસાયેલો ભમરો લાકડાને કામ ઉપાડી શકે કમળને તોડી શકતો નથી ઘરના લોકો પ્રતિકૂળ હોય ઘરના લોકો થોડો ત્રાસ આપતા હોય તો ઘરમાંથી મન હટી જાય પણ ઘરના લોકો કમળ જેવા કોમળ હોય બહુ સુખ આપતા હોય તો ઘણા ભાગે મન ઘરમાં ફસાયેલું હોય કારણે પથ્થરે કચરે છે ભમરામાં એ શક્તિ છે કે લાકડાને તાણું પાડી શકે પણ ભમરો કમળને તોડી શકતો નથી કમળમાં એવો ફસાયેલો રહે છે આ જીવની પણ એવી જ દશા છે એને કાળ પથ્થરે કચરે છે દુઃખી થાય એક બે ગુરુ નહીં અનેક ગુરુઓ પાસેથી અનેક તત્વો મેં જીવનમાં ઉતાર્યા છે પરમાત્મા સાથે પ્રેમ કરું પરમાત્માનું ધ્યાન કરું છું પ્રભુના નામનો જપ કરું છું સતત પરમાત્માની સેવા કરું છું હૃદયમાં નારાયણ વિરાજેલા છે અંદર નજર કરો એટલે નારાયણ દેખાશે હૃદયમાં પ્રકાશ છે અને તે પ્રકાશમાં ભગવાન વિરાજેલા છે તે ભગવાનના દર્શન કરતા કરતા નામામૃતથી હું ભગવાનની પૂજા કરું છું સંસારના સુખ દુઃખની મારા મન ઉપર અસર થતી નથી કોઈ વખત લોકો મને માન આપે છે એનું મને સુખ થતું નથી કેટલાક લોકો મને પાગલ સમજીને મારું અપમાન કરે એનું મને દુઃખ થતું નથી મેં ચેતન પરમાત્મા સાથે પ્રેમ કર્યો જદુરાજા દત્તાત્રેય ભગવાનના ચરણમાં વારંવાર વંદન કરે છે ગુરુ દત્તાત્રેય ભગવાન કી જય હજી તો બંધ મોક્ષનું સ્વરૂપ સમજાયું છે મન વિષયોમાં ફસાય ત્યારે બંધન થાય છે મન પરમાત્માના સ્વરૂપમાં ફસાય ત્યારે મુક્તિ મળે છે મન ચાવી જેવું છે ચાવીથી તાળું લોકો વાસે છે પણ જે ચાવીથી તાળું વાસે છે એ ચાવીથી ઉઘાડે છે બંધ કરવું અને ઉઘાડવું આ બંને વિરુદ્ધ ક્રિયા એક જ ચાવીથી થાય છે મન વિષયોમાં ફસાય અને વિષયોનું ચિંતન કરે તો બંધન મન સંસારના વિષયોને છોડે અને પરમાત્માનું ધ્યાન સ્મરણ કરે તો મુક્તિ છે બંધ ઇન્દ્રિય વિક્ષેપ મોક્ષ એશાંચ સંયમ પછી તો સંસાર વૃક્ષમાં જીવ ઈશ્વર બે પક્ષીઓ બેઠા છે તે કથા સંભળાવી છે પરાપશ્યંતી મધ્યમાં વૈખરી ત્રણ પ્રકારની વાણીનું રહસ્ય સમજાવ્યું ઉદ્ધવજીને આજ્ઞા કરી ઉદ્ધવ જન્મથી કોઈ બગડેલો નથી ઘણા ભાગે સંગથી જ બધા બગડે જન્મ થયો ત્યારે માનવને કોઈ વ્યસન નહોતું જન્મ થયો ત્યારે બાળકને છલ કપટ કરવાની અક્કલ નહોતી એ મોટો થયા પછી જેના સંગમાં આવ્યો એના જેવો એ થયો માનવ સંગથી બગડે કસાઈના ઘરનો પોપટ ગા આપે છે અને વૈષ્ણવના ઘરનો પોપટ રઘુપતિ રાઘવ રાજારામ કરે ઉદ્ધવ સત્સંગથી જીવન સુધરે છે અને કુસંગથી જીવન બગડે તમારા કરતા જ્ઞાનમાં વૈરાગ્યમાં ભક્તિમાં જે આગળ વધ્યા છે એવા સાધુ સંતોને આંખમાં મનમાં રાખજો બહુ પૈસા કમાવીને બહુ સુખ ભોગવે એવા શ્રીમાન વિલાસી લોકોને આંખમાં મનમાં આવવા દેશો નહીં જે સુખ ભોગવે છે એનું તમે સ્મરણ કરશો કોઈ મનમાં કામ આવશે એ તો એ દયા પાત્ર છે એને સાચા સુખની ખબર નથી ખોટું સુખ ભોગવી રહ્યો છે જે પરમાત્મા સાથે પ્રેમ કરે એવા સાધુ સંતોને મનમાં રાખો ઉદ્ધવ સત્સંગથી જીવન સુધરે છે સંતોના લક્ષણ સમજાવ્યા છે પછી ઉદ્ધવજીનો પ્રશ્ન છે મન વિષયોમાં જાય છે કે વિષયો મનમાં આવે છે ઉદ્ધવ આવો પ્રશ્ન સનતકુમારજીએ કર્યો હતો ત્યારે હંસ નારાયણ પ્રગટ થયા હંસ નારાયણે હંસ ગીતાનો બોધ આપ્યો પહેલું મન વિષયોમાં જાય મન વિષયોનું ચિંતન કરે છે ત્યારે મન વિષયાકાર બને મન વિષયાકાર થયા પછી મનમાં બધા વિષયો આવે ઉદ્ધવ મન એ જ શત્રુ છે મન એ જ મિત્ર છે મન વિષયાકાર બને તો શત્રુ છે અને મન શ્રી કૃષ્ણાકાર બને તો મિત્ર છે ઉદ્ધવ તું મનને હાચવજે વિષયોમાં મન મળતું નથી વિષયોમાં મન ફસાય જ્યારે મન મળશે ત્યારે ભગવાનમાં જ મળી જશે આ ફૂલમાં આવડે મન જાય છે થોડો સમય મન ત્યાં રહેશે પણ ફૂલમાં મન મળશે નહીં આ ફૂલ કરમાશે એટલે મનને ક્યારે એવું ગમશે નહીં ત્યાંથી હટી જશે મન સંસારના વિષયોમાં રખડે છે કોઈ ઠેકાણે મળતું નથી મન જ્યારે મળશે ત્યારે ઈશ્વરમાં જ મળે દૂધમાં ખાંડ નાખો ને તો તે ખાંડ દૂધમાં મળી જશે પણ દૂધમાં કોઈ બે પથરા નાખીને દૂધને ઉકાળે એ પથ્થર દૂધને મધૂત સાથે એક થશે મન જ્યારે મળશે ત્યારે ભગવાનમાં જ મળે સજાતીય સજાતીયમાં મળે દૂધમાં મીઠાશ છે ને ખાંડમાં મીઠાશ છે અને તેથી ખાંડ દૂધમાં મળી જાય પણ પથ્થર અને દૂધ વિજાતીય તત્વો છે પથ્થર દૂધમાં કોઈ દિવસ મળે નહીં મન અને પરમાત્મા સજાતીય તત્વ છે પરમાત્મા ચેતન છે મન જળ નથી મન ચેતન ઉદ્ધવ તારું મન મને જ આપશે તારા મનને હાચવજે વિષયાન જાયતશ્ચિત્તમ વિષયેશુ વિસર્જતે મામ અનુસ્મરતશ્ચિત્તમ મય્યેવ પ્રવિલીયતે ઉદ્ધવજીને ઉપદેશ કર્યો છે ધ્યાન યોગ સમજાવ્યો ઉદ્ધવ ધ્યાનમાં જેમ જેમ જગત ભૂલાય છે તેમ તેમ આનંદ વધે છે ઉદ્ધવ આ સંસાર સુખ દુઃખથી ભરેલો છે સંસાર જ્યારે ભૂલાય છે ત્યારે શાંતિ મળે પરમાત્માનું ધ્યાન કરતા જેમ જેમ જગત ભૂલાય છે તેમ તેમ આનંદ વધે છે ઉદ્ધવ આનંદ જગતમાં નથી જગત ભૂલવામાં આનંદ છે ભગવાનનું ધ્યાન કરનારને અનેક પ્રકારની સિદ્ધિઓ મળે છે પણ જ્ઞાની પુરુષો એ સિદ્ધિનો ઉપયોગ કરતા નથી સિદ્ધિઓ પ્રસિદ્ધિ ઉત્પન્ન કરે પતન કરે સિદ્ધિનો ઉપયોગ કરે એની પ્રસિદ્ધિ પાય પ્રસિદ્ધિ ભગવાનથી વિમુખ કરે છે સિદ્ધિઓની કથા સંભળાવી વિભૂતિયોગ સંભળાવ્યો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રોના ધર્મો સમજાવ્યા પછી તો ઉદ્ધવજીએ અનેક પ્રશ્નો કર્યા છે મોટામાં મોટું દાન કર્યું જે દાન આપવાથી અતિશય પૂર્ણ મળે ઉદ્ધવ સોનાનું દાન ચાંદીનું દાન વસ્ત્રદાન અન્નદાન એ બધું ઠીક છે હું તને મોટામાં મોટું એક દાન બતાવું જે ગરીબ હોય તે પણ આપી શકે ઉદ્ધવ આ જગતમાં જે કંઈ દેખાય છે એ સર્વનો આધાર ભગવાન છે આ બધું જ ભગવાનના આધારે રહેલું છે બધું ભગવાનમાં રહેલું છે અને તેથી બધું ભગવાનનું જ સ્વરૂપ છે કોઈના માટે ખરાબ વિચાર ન કરે કોઈના માટે ખરાબ શબ્દ ન બોલે એ બહુ મોટું દાન આપે જે સર્વમાં સદભાવ રાખે જે સર્વને ભગવાનના આધારે જુએ ઉદ્ધવ જે સર્વમાં સદભાવ રાખે કોઈનો દ્રોહ ન કરે એ મોટું દાન આપે ઉદ્ધવજીનો પ્રશ્ન છે મોટામાં મોટું તપ કયું જંગલમાં રે દાઢી જતા વધારે બહુ ઉપવાસ કરે એ તપસ્વી ઉદ્ધવ એ બધું ઠીક છે ભલે ઘરમાં રહેતો હોય એકાદ વાર ભોજન કરે ઉદ્ધવ જે બહુ સાવધાન રહીને ભક્તિ કરે છે જે આંખમાં મનમાં કામને આવવા દેતો નથી જે મનથી કામ જ ત્યાગ કરે એ બહુ મોટું મોટું તપ કરે કામને આંખમાં આવવા દેશો નહીં કામને મનમાં આવવા દેશો નહીં કામ મનમાં આવે કે શક્તિનો નાશ કરે છે ઉદ્ધવ જે મનથી કામ ત્યાગ કરે છે એ જ મોટો તપસ્વી ઉદ્ધવજીનો પ્રશ્ન છે કે મૂર્ખ કોને કે છે જ્ઞાની પુરુષ કોણ છે ઉદ્ધવ શરીર તે હું છું અને શરીરનું સુખ એ મારું સુખ છે એવું સમજે મૂર્ખ છે શરીરથી આત્મા જુદો છે શરીરનું સુખ એ મારું સુખ નથી ઉદ્ધવ જેનું જ્ઞાન ક્રિયાત્મક છે એ જ્ઞાની પુસ્તકમાં લખેલું મસ્તકમાં રાખીને વ્યાખ્યાન કરે એ ઠીક છે જ્ઞાન જ્યાં સુધી શબ્દાત્મક છે ત્યાં સુધી માથે બોજો છે જ્ઞાન જ્યારે ક્રિયાત્મક બને જે જાણો છો એ જીવનમાં ઉતારો જ્ઞાન શબ્દાત્મક હોય ત્યાં સુધી અભિમાન છે જ્ઞાન જ્યારે ક્રિયાત્મક બને ત્યારે અભિમાન મરે છે ઉદ્ધવ જ્ઞાની તે છે જે જાણે છે તે જેને જીવનમાં ઉતાર્યું શરીરથી આત્મા જુદો છે એવો જે અનુભવ કરે ઉદ્ધવજીનો પ્રશ્ન છે મહારાજ મોટામાં મોટું ધન કહ્યું ઉદ્ધવ ધર્મ એ જ સાચું ધન મૃત્યુના પંથે જતા ધર્મ સાથે આવે ધર્મ ધીરજ આપે છે જ્યારે બાધા છોડે છે ત્યારે ધર્મ સાથે આવે ઉદ્ધવ ધર્મ એ જ સાચું ધન ઉદ્ધવજીનો પ્રશ્ન છે સ્વર્ગ કોને કે છે નરક કોને કે છે તે સમજાવ ઉદ્ધવ મનમાં વિકાર વાસના જાગે કોઈ માનવ સાથે કપટ કરવાની ઈચ્છા થાય સમજવું કે અત્યારે હું નરકમાં પડ્યો તમોગુણ વધે જ નરક અને સત્વગુણ વધે જ સ્વર્ગ પરમાત્માનું સ્મરણ કરતા હૃદય પ્રેમમાં પીગળે પરોપકાર કરવાની ભાવના જાગે અભિમાન મરે સમજવું કે અત્યારે હું સ્વર્ગમાં ઉદ્ધવજીનો પ્રશ્ન છે કે ગરીબ કોણ અને શ્રીમાન કોણ ઉદ્ધવ જે મળ્યું છે તે જેને ઓછું લાગે છે એ જ ગરીબ છે મારા પ્રભુએ મારી લાયકાત કરતા મને વધારે આપ્યું છે અને સારામાં સારું જે છે તે મને આપ્યું જેને પ્રાપ્ત સ્થિતિમાં અતિ સંતોષ છે એ જ શ્રીમાન ઉદ્ધવજીનો પ્રશ્ન છે કે મારા જીવ કોને કે છે ઈશ્વર કોને કે છે ઉદ્ધવ જે માયાના આધીન છે તે જીવ છે માયા જેના આધીન છે તે ઈશ્વર છે ઉદ્ધવજીનો પ્રશ્ન છે ગુણ કોને કે છે દોષ કોને કે છે ઉદ્ધવ બીજાના દોષનો વિચાર કરે એ જ મોટો દોષ છે સ્વદોષનો વિચાર કરે પોતાની ભૂલ સુધારવા માટે સાવધાન રહે એ જ મોટો ગુણ છે ગુણદોષનું વર્ણન સમજાયું અને શુદ્ધિ અશુદ્ધિનું સ્વરૂપ બતાવ્યું ઉદ્ધવજીને આજ્ઞા કરી ઉદ્ધવ જગતના પાછળ પડીશ નહીં મારા પાછળ કોઈની નિંદા કરીશ નહીં કોઈની સ્તુતિ કરીશ સૂર્યનારાયણ જગતને જુએ છે પણ સૂર્યનારાયણ કોઈની નિંદા કરતા નથી કોઈની સ્તુતિ કરતા નથી પાપ કરનારને જુએ છે પુણ્ય કરનારને પણ સૂર્યનારાયણ જુએ છે ભાગવતની કથા કોણ સાંભળે છે એને જુએ છે અને ચંપલ ઉઠાવીને કોણ લઈ જાય છે એને પણ જુએ છે સૂર્યનારાયણ કોઈ દિવસ એવું બોલતા નથી કે આ દુર્જન છે આ જગતને ઓળખજો જગતનું વર્ણન ન કરો જગતમાં જે કહે છે તે બધું ઠીક મંદતી ન સ્તવતી લોકે ચરતી સૂર્યવત ઉદ્ધવ તારી કોઈ નિંદા કરે તે સહન કર ઉદ્ધવજીએ કહ્યું છે કે ખરી નિંદા કરે તે સહન થાય પણ ખોટી નિંદા સહન થતી નથી ઉદ્ધવ નિંદા ખરી હોય કે ખોટી હોય તે નિંદાની અસર મન ઉપર થાય તો સમજવું કે હજુ ભક્તિનો રંગ લાગ્યો નથી જેના મન ઉપર નિંદાની અસર થાય છે એને જ્ઞાન પચાવ્યું નથી ઉદ્ધવ નિંદા ખરી હોય કે ખોટી હોય નિંદા તો શબ્દરૂપ છે કખ ગગન ચથ ગગન આ જ અક્ષરોમાંથી નિંદાના જ અક્ષરોમાંથી સ્તુતિ થાય ઉદ્ભવ શબ્દ આકાશમાં જાય નિંદા સ્તુતિ શબ્દરૂપ છે અને શબ્દ આકાશનો ધર્મ છે તું આકાશ નથી તું તો આત્મા છું તું પરમાત્માનો અંશ છું ભિક્ષુ ગીતાનો પ્રસંગ સંભળાયો કદરી બ્રાહ્મણની લોકો બહુ નિંદા કરવા લાગ્યા કદી બ્રાહ્મણ સર્વમાં ભગવાનને જુએ એ મનને સમજાવે છે મારી આંગળી મારા આંખમાં જાય તો આંગળીને કોણ સજા કરે આંગળી મારી નાક પણ મારી મારી જીભ છે અને તે મારા દાંત જીભને કચરે તો જીભ એવું કહેતી નથી કે આ દાંતને સજા કરો જીભ સહન કરે મારે સહન કરવું છે મારા ભગવાન સર્વમાં જે મનને શાંત રાખીને સહન કરે એ બહુ સુખી થાય અનુલોમ પ્રતિલોમ વિધિથી ઉત્પત્તિ અને પ્રલયનો ક્રમ સમજાવ્યો પછી તો સત્વગુણ રજોગુણ તમોગુણના લક્ષણ બતાવ્યા પછી અવિરગીતાનો પ્રસંગ છે વિલાસી લોકોના સંગથી એનું જીવન કેવી રીતે બગડ્યું ઉદ્ધવ સત્સંગ ભગવત કૃપાથી મળે છે પણ કુસંગથી બચવું એ તારા હાથમાં છે કામીનો સંગ એ કુસંગત જેને પાપની બીક લાગતી નથી એનો સંગ એ કુસંગત જેને પ્રભુમાં પ્રેમ નથી એવા જીવનો સંગ એ કુસંગ છે ઉદ્ધવ કદાચ સત્સંગ ન મળે તો વાંધો નથી કુસંગથી બચવું એ તારા હાથમાં કુસંગ કરીશ નહીં કુસંગતથી અહીં રાજાનું પતન થયું તે પ્રસંગ વર્ણન કર્યો સેવા પૂજાનો વિધિ સમજાવ્યો પ્રકૃતિના ધર્મોનો આરોપ કરી જીવ કેવી રીતે બંધનમાં આવે છે એ પાંચ લોકોને ધ્યાન ભલે આપો મન આપશો નહીં મન આપવા લાયક કોઈ માનવ નથી જમાનામાં કોઈ કોઈ વખત આ જીવ દુઃખી થાય અને પછી બોલે છે કે હવે આ લોકોએ મારું મન દુભાવ્યું અરે પણ તારી ભૂલ છે કે આ લોકોને તારું મન આપ્યું શું કરવાનું તે મન આપ્યું તેથી એને દુભાવ્યું મન આપવા લાયક કોઈ માનવ નથી ઉદ્ધવ તારું મન મને જ આપજે मय्यर्पितमनश्चित्तः મનોરતિ ઉદ્ધવ હું સર્વમાં રહેલો છું તે તું ભૂલીશ નહીં સર્વાંતર્યામી નારાયણને શરણે જા તો હવે બદ્રિક આશ્રમમાં જઈને મારું ધ્યાન થાય ત્યાં હું પ્રગટ કરીશ ઉદ્ધવજી વારંવાર ચરણમાં વંદન કરે છે થોડા સમયમાં મને સુંદર બોધ આપ્યો નમોસ્તુ તે મહાયોગીન પ્રપન્નમ અનુષાધિમાં યથા ત્વચરણાંબોજે રતિસ્યાગનપાય ઉદ્ધવજીને ચરણ પાદુકા આપી છે ઉદ્ધવજીનો પ્રેમ એવો કે ઉદ્ધવજીને તે ચરણ પાદુકામાં દ્વારિકાનાથ શ્રી કૃષ્ણના દર્શન થાય પ્રેમ એ જળને ચેતન બનાવે પાદુકામાં શ્રી કૃષ્ણના દર્શન કરે પાદુકા લઈને ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં પધાર્યા છે બદ્રીનારાયણ પાસે પાંડુકેશ્વરમાં ગંગા કિનારે ઉદ્ધવજી મહારાજ બેઠા છે જેવું ભાગવતમાં લખ્યું છે એવું આજે પણ ત્યાં છે સુખદેવજી મહારાજ એવું બોલ્યા છે હિમાલયમાંથી ગંગાજી નીકળે છે એ દર્શન કરતા કરતા મન શાંત થઈ જાય મનમાં ખરાબ વિચાર આવે નહીં મન અનાયાસે સ્થિર થાય એ ભૂમિ જેવી દિવ્ય છે જેવું શુકદેવજી મહારાજ બોલ્યા છે આજે પણ એનો એવો અનુભવ થાય હિમાલયમાંથી ગંગાજી નીકળે છે ગંગાજીના તિરવેગ છે ગંગા કિનારે ઉદ્ધવજી મહારાજ બેઠા છે અને પ્રેમથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ કૃષ્ણ કીર્તન કરતા કરતા ઉદ્ધવજી ભગવાનના ચરણમાં લીન થયા એકાદશ સ્કંદના ઓગણત્રીસમાં અધ્યાયમાં કથા ત્રીસમો અધ્યાય અને એકત્રીસમો અધ્યાય આ બે અધ્યાયોમાં યદુવંશના વિનાશની કથા છે યાદવોમાં કલ થયો બ્રાહ્મણોના શાપથી યાદવોની બુદ્ધિ બગડી તે મદિરા પાન કર્યું